હું કયા કામ તે ખબર અત્યારે હું ક્યાં બેઠો તે હું તો બોલી ગયો પૂછવું પડે આપણે કઈ છીએ આપણે એટલે અમારે ખ્યાલ રાખો ને આપણે બધા ખ્યાલ રાખી રહ્યા છે જોડે હા બધા જ એવું આપનું કરવું કરે છે તો બધા સુખ્યા થાય એવું તમને કહી દો ને એમને કહી દો મુદત કે હપ્તે હપ્તે શું કામ એનું પડે દેવો તો અડચણ કાઢે શું કરે આપણા મેઘન નાખતો હતો એ કાર્ય આપે કે નવું સુખ તો એ આપી શકે ને નવું સુખ આપત તો આપણે એમને જ ના બચત એમને બચત ને જે સુખ આપતા આપી શકે ને આપણું શિક્ષા આપણને આપે કોણ આપે હા હું તમને સુખ ના આપીશ હું તમને તમારો હિસાબ દેખાડું આમ રેડા તમારું ધન ખોળો કાઢો તમે તમારું ધન ગણતા નથી એટલે તમે બાર ઉછીના ફળો છો તમે કોઈ ઉછીના ફળો નહીં ઘર બહાર છે ને આમ રીતે ઉઘાડો ત્યાં તો તે રીતે દેખાડું તમને અને આ ભગવાન પ્રગટમય થયા તે દેખાડું ત્યાં આપણું નામ લેશો તમારે હરેક કામ કોઈ કામની હરકત નહીં આવે એની ગેરંટી લખી આપું કારણ કે આ દાદા ભગવાન પ્રગટ થયા ને એની મુદત મુદત ગઈ નથી હતી જેમ જ્ઞાન નો પારક નો હોય તો ટૂંકામાં કેવી રીતે પ્રાપ્ત કરી કરી શું કરી જ્ઞાન નો પાર ના હોય એ સાથે તૃપ્તિ કરવી મારી પાસે આવું છે મારી પાસે ગોપાલથી આવું છે કે આવું છે મેં તો આના ચારે એવું હોય ચલાવો આપણે આનાથી ગાડું ચાલતું હોય અને આનંદ રહેતો હોય તો ના રહેતો હોય તો આપણું સંસાર આપણે સહન થતો નથી એમ લાગે તો આવું એટલે તમે તમને બીજી વસ્તુ કેશ આપી દઈએ ધીસ ઇઝ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન કેશ બેંક છે રોકડી છે ઉધાર ઉધાર નો આમ નહીં તારે રોકડી લાગી ડોક્ટર કેટલા વખતે લાગે છે બે વર્ષથી રોકડી લાગે તારે રોકડી જા હા વાણિયા છોકરો કરે એટલે એક જણ એક પટેલ તપાસ કરતા હતા નડિયાદના કેતા આ બધા ભગવાન થઈ બેઠા એવા દાદા ભગવાન તો નહીં થઈ બેઠા કે સર એમ કહ્યું ને બે કાઠિયાવાડના વાણિયા હતા તે કહે છે શું જોઈ તપાસ કરો છો આ પાટીદાર ભગવાન નથી આ વાણિયા ભગવાન છે જોજો નહીં ચેતરાવ કે વાણિયા ભગવાન પણ નહીં ચેતરાવ કે બહુ પાક આવે પછી જોઈ કરી પછી દર્શન કરે આ જૈનો બધા જોઈ કરી દે કરે સ્વાગત જ શું કરે એટલે પેલા પટેલો શું કહ્યું કે આ તો અમારા વાણિયાના ભગવાન છે તો દિલ્હી છે કરશે પાટીદારના ભગવાન ના માનીએ છીએ પાટીદાર ભગવાન હોય ને તો કઈ ઉકેલા એ બધા માને બધું હાથું ક્યાં છે દાદા જૈનો માં ઘણા છે જૈનોમાં ઘણા એમ કે છે કે કૃષ્ણ ભગવાન અત્યારે નર્કમાં છે જૈનોમાં ઘણા એમ કે છે કે કૃષ્ણ ભગવાન અત્યારે નર્કમાં છે કૃષ્ણ ભગવાન જૈનો ના મોટા મોટા ભગવાન છે શું છે ભગવાન છતાં આવું કોઈ હતા એમ શું થશે છતાં આવું હોય તો એમને શું થશે આવતી ચોઈસી માં તીર્થંકર ભગવાન છે કૃષ્ણ ભગવાન દેવકી હોઉં અને બળદેવ હોઉં ત્રણે એક ઘરના ત્રણ એકસો બાવન ત્રણ ભગવાન છે તીર્થંકર ફૂલ આખા બ્રહ્માંડ ને માન્ય શું કહ્યું આખા બ્રહ્માંડ ને માન્ય હા ત્રેપન લાસી દેવતા અમુક વિભાગ ને જ માન્ય ખેડા વાસુદેવ હતા પવન છે ભગવાન ખરા પણ વાસુદેવ નારાયણ વાસ નરના નારાયણ ખેડા પણ બધા બધા વિભાગને માન્ય નહીં આ બધા વિભાગને માન્ય થઈ જશે સમજે ને એટલે એ પોતે જ માને છે લોકો કેટલા કઈ ખબર ના હોય ને આવું બોલે છે બધા ના બોલે કેટલા ખબર ના હોય ને તે બધા બોલે આવું એનું બોલાતું છે વાસુદેવ નારાયણ એની વાતચીત નહીં કૃષ્ણને પૂછો આ જઈને બને તો અટકાવવું બને તો અટકાવવું ના બને તો પસ્તાવો કરવો કરી લઉં હા વાંધો નહીં એટલે છૂટી મળે હા ખૂન કરીને પસ્તાવો કરું જોખમદારી મારી ખૂન કરું તો પસ્તાવો કરું તો ખૂન એ શું છે અને પસ્તાવો કરવાથી શું ફાયદો થાય જો ઉપરથી હતું ઉગતું ભૂજી દઉં ભૂલ ગયા પછી એક માણસ હશે ખુશ થાય કે આવું ભૂલ કરવું જોઈએ તો એ નર ગતિમાં જાય શું થાય અને ભૂલ કર્યા પછી પસ્તાવો કરે તો જાનવરમાં જાય એટલે આ ભેદ ને જાણે નહીં ને એટલે અમે આમ પાડીએ સમજ ને કદાચ જવાબો છોટો તો નહોતો નથી પણ જોઈ જોઈ તમારે પસ્તાવ કરવો ભગવાને બીજા કોઈ ભગવાન ના કહેજો હા ભગવાન છે પ્રેસ ભગવાન દાદા ભગવાન મને માફ કરજો મારે નથી કરવું જતા કરવું ભગવાન એટલું એમાં શું તો આ પૈસા ભરવાના છે કેટલું કોણ પૂછે છે તમને દાદા ભગવાન કેમ છે બોલાવો ને ભાઈ દાદા ભગવાન કેમ કે છે એ મને નહીં કેતા હું ના કહું છું હું તો ભારત નો પટેલ છું જ્ઞાની પુરુષ છું જ્ઞાની પુરુષ એટલે શું કે જેના આખા તમામ શાસ્ત્રો પૂછાય કોઈ પણ શાસ્ત્ર એવું બાકી નથી જ્ઞાની પુરુષ એટલે ચાર વેદના ઉપરી ચાર વેદના ઉપરી ચાર વેદ ભણી રહે તો વેદ શું બોલે ધીસ ઇઝ છે શું કે ના એ તું જે ભરું છું આત્મા તે નો વેરી ખોટું જ્ઞાન મોટું મોટું જ્ઞાની જ્ઞાન કે જીવતા જ્ઞાની પાસે જાય તો આત્મા તને મળશે બાકી આમાં આ સ્થૂળ શબ્દોમાં શબ્દો સ્થૂળ છે અને આત્મા સૂક્ષ્મતમ છે એ શબ્દોમાં હોય નહીં અવર્ણનીય હોય અલસ્તરીય હોય એ રીતે મળે મોટું જ્ઞાન તે મારી પાસે આવે તો આત્મા પ્રાપ્ત થાય પણ દાદા ભગવાન તો અહીં પ્રગટ થયા છે હું મારે ટેન્શન છપ્પન ડિગ્રી છે અને ભગવાનની ટેન્શન આવે છે કે મારે ત્યાં ખૂટે છે નહીં તેથી હું આમ કરીને દાદા ભગવાન રસી જયકાર કરું છું અને બધાને કહેતું કરું પુસ્તક મારે લખેલું છે મારા દાદા ભગવાન થવાની મને શોખ નથી પણ ભગવાન કહેતા મારે ઉઠું એમાં એ લાગે બધું હોય તું આમાં અવાજ કરવાનું પછી મારી બધું બહુ પાર પણ સુખ છે પાર આખા આખા બ્રહ્માંડના સુખ એવું સુખ ભરતા છે પછી આ ખબર પડી ને એટલે દાદા ભગવાન હું થઈ ગયો નથી અને હું થઈ ગયો એટલે તમે બધા મને ખૂંચ્યા કરે એકલા ભગવાન થઈ ગયા આ બધા આવે પૂજા કરી નાખશે હે પૂજા તો નહીં શું પૂજા પછી ધર્મના અંગો અંગના ઝઘડા ક્યારે પ્રસંગ છે આ બધા ધર્મ જ લેવાના નથી આ આ તો ધેરે ગયેલા પછી ધેરે ગયેલો કેટલો હોય ને પછી સુવેરો છે હા તાર સુવેરો દેખાય ને કેટલો ભેરાઈ ગયા પછી કાપવા જ થઈ રીતે એટલે બધું તમે જવાબ આપી ધર્મ નવા સ્થાપનો થશે આ ધર્મ જ ના હોય ધર્મ તો સાહેબ સુખ જોઈતું હોય તો જી માત્ર ને સુખ આપ અને દુઃખ જોઈતું તો દુઃખ આપ સાહેબ શું જોઈએ તો પછી દુઃખની દુકાન કાઢે દુઃખની દુકાન દુકાન કાઢી છે એટલે આપણે એ દુઃખ આપી જાય હોમવર્ક કે ગાળો આપી જાય તો આપણે એમ નહીં કરવાનું પાંચ લેતો જા આપણે બે જમે કરી દેવાની જયારે આપણે આપી દઈએ છીએ આ આ ચોપડામાં નહીં દેખાતી પહેલાના ચોપડા છે માટે આપી ગયો જમે કરી દેવાની બીજી પાંચ પીરવાની નહીં તો બધા જ ધીરે તો વધારે પણ ના ધીરે ભાઈ ફરી પાંચ આવશે તો ગમતી હોય છે તને જે આપણે જે ગમતી હોય તો તું ધીરવાનું રાખશે નહીં તો દિવાલ પછી પાછી આવી એટલે અમે ચોપડા જમે કરીને બધું આ ચોપડા ચોખા કરી બેઠા છીએ તારે હતો ને ચોપડા ચોખા કરવા રસ્તો આ છે તારે ગમશે હવે દેશમાં શાંતિ કેવી રાખતા છે દેશમાં શાંતિ થવાની છે લગભગ આ દસ વર્ષ બાર વર્ષ એકવાર આ ક્રાંતિ પૂરેપૂરી ભરા છે અને પેલા અમેરિકા રશિયા ફટાકડા ફૂટી જશે ત્યાર પછી ફટાકડા બનાવ્યા છે ને ફોડવા સારું બનાવ્યા છે ઘણો ઉપયોગ આવે બીજી રીતે વાય લઈશું કે શક્તિ રૂપે વાય લઈશું પણ મેં કહ્યું શક્તિ અત્યારે વાય લેવાનો વિચાર તો નથી વિચાર બનાવતી એટલે તો હમાને મારવા માટે જ બનાવ્યા છે હાર બનાવેલા એ લોકોએ કચરી નાખવા હાર બનાયા એટલે જે ભાવ ભાવથી બનાવ્યા છે એ ભાવમાં વપરાશે તમારું આ ધારણ તમારું ધારણ નહીં થાય એમાં લોકો મરી જાય ને તમને સમજ પડી ગઈ પેલા ફટાકડા ફૂટે તો લોકો મરી જાય ને હા એવું આપણે તો આપણે ભાગ નથી આવવાના આપણે ભાગ આ પાડોશી જનક પ્રકાર હતી બીજા કોઈ આપણે આ તો સંતો નો દેશ છે જેવો જેવો છે મારો ગયો સંતો નો દેશ છે બીજું શું તાર પૂછ્યું છે ગોઠવણી પદ્ધતમ આવો ગોઠવણભાઈ આવો આપણે અંતે મતી શું ગતિ જે મસ્તી થઈ એવું એવી ગતિ થશે તો માણસ ને આ સમયે ગભરામણ થાય છે ધરતી પીડાય છે એને તો ભોળી શકતો નથી ત્યાર ઈશ્વરનું સ્મરણ થાય તેના માટે શું કરવું આપડે ભવાન હોય તારે જાગૃતિ કરવી ભવાનમાં ના હોય તેનો અર્થ નહીં બરોબર છે અંતે જયારે ઈશ્વર સાક્ષી થાય તો જ આપણે અંત સમયે શું આખી જિંદગી જે વેપાર કર્યો હોય તે વેપારની જરૂર તેની ગઈ પેલા કલાકમાં આવે જરૂરી આવે અરે જરૂરી કઈ તેરી શકાય નહીં આપણે તમે ખબર પડી ને છતાંય પણ આપણે નિમિત્ત ચૂકવું ના જોઈએ એ જાગૃતિમાં આવે અને ભોનમાં આવે તો આપણે કેવું કે આ મંત્રો બંત્રો બોલો બોલવા લાગવું તો આપણે મદદ કરી બાકી બધે લાયા છે જરૂર તે તો એ જ આવવાનું એમાં ઉમેરો કરવાનો થાય નહીં સમજાય ને બધા છોકરાનું સર્વે થઈ જાય એવું હવે એ સર્વે માટે ચેતવાનું શું કહ્યું છે કેટલા વર્ષે તમને ચુમ્માલીસ ચુમ્માલીસ વર્ષે હવે બાવીસ મારી તારીખ આવી થાય જો તમારે સાહેબ નું આવી હોય તો હવે તમારે ચેતવું જોઈએ હજુ બારી વર્ષે તો તમે એટલું અથવા ગધાપતિ એમ કહ્યું પણ હવે બાવીસ વર્ષ પહોંચ્યા એવું પડે તો આ પછી રવિવારું બે બે તૃત્યાંશ ભાગ ગયા પછી પણ પાંચ ચેક જોઈએ ત્યારે ગધાપતિ એમ કહ્યું અમારે નીકાળી નાખીએ હજુ ચેતો તો સારું તમે કેવું લાગે જેટલું છે નહીં ચેતેલા જ છે આ જ છે આપણે ચેતી લેવું સારું કારણ બે તથ્યાંશ આવી ગયા પછી એનું પહેલું આવી પડે છે ફોટો ક્યાં જવાનું છે આવી પડે છે પણ દેખાય નહીં લોકોને પણ ફરી સાથે જો ધર્મ ધર્મના પાયા પર ચાલ્યું તો એ આવી બદલાઈ જાય બીજું થાય એ આવી પછી બદલાય બીજું થાય એમ થતું થતું થતું એટલી છેલ્લા અડતાલીસ મિનિટમાં જે થાય એ ફિલ્મ થાય પછી આ બ્રાહ્મણ દેખાડે કે આમ પાણી રેડો આમ તેમ અહીંયા પગલા દેખાડે તો ખોટી વાત રૂપિયા એટલા માટે શું કરવું આજ પૂછ્યું હતું કે અંત સમયે ઈશ્વર નું સ્મરણ થાય એટલા માટે શું કરવું અત્યારે ચેતીને ચાલો ઈશ્વરના માટે તો તે વખતે એની મેરેજ ફળ આવશે એ આપણે કરવું નહીં પડે એની મેરેજ આવે તે વખતે ક્યારે આવશે થોડી વાર ભણ જતું રહેશે કર્યું કર્યું છે ભણ જતું રહે વખતે કોઈ પણ ભણમાં એક તમે કહેજો કે ભાઈ હવે મારે તૈયારીઓ થઈ રહી છે તમને પોતાને ખબર પડે નહીં તૈયારી થઈ ગાડી ખબર નહીં પડતી મારા ખેતર જવાનું ખબર પડતી નહીં એવું આ ખબર પડે બધું ખબર પડે ભવનમાં હોય પેલા આપણે ઘડિયા ભવનમાં એવું કેતા હતા કે આ મારે જવાર વખત દીવો બીવો કરી લો તમે એવા કિસ્સા હતા ધર્મનું કારણ હોય બધા કઈ એવું હોય હવે નું અણહકનું નું લેવાની ઈચ્છા નથી અનર્થ નું ભોગવવાની ઈચ્છા નથી આગળ અનર્થ નું લે છે ભોગવે છે તેની તેને માટે પસ્તાવો કરે છે આ બહેનો સ્વીકારો થશે શું કહ્યું પસ્તાવો કરે પણ અનર્થ નું લે છે ભોગવે છે પછી પસ્તાવો પણ નહીં કરતો તમે હજુ અનર્થ નું લેતો નથી અને વાત જુદી છે અનર્થ નું ભોગવતો નથી એની વાત જુદી છે પણ પસ્તાવો કરે તો એ બહુ

બીજા બેઠા એ તમે બેઠો એ પોતાની શ્રદ્ધા ને પોતાની શ્રદ્ધા નહીં પેલી તો બીજા બેઠા એ તો બીજા બાપ દાદા કરતા એટલે માટે શ્રદ્ધા ના એ શ્રદ્ધા ના કહેવાય આપી મૂર્તિ તમે કહ્યું શ્રદ્ધા મૂર્તિ મૂર્તિને જોઈને શ્રદ્ધા ના સત્તા બેઠો ના આવે બાપ દાદા કરતા એવું કરે મારો બોલો લાઈટ આવી ગયું દાદા અત્યારે હરી ફેરી કોમ લાગે ખરી જ્ઞાન ગુરુ જ્ઞાન જૂનું નથી શાસ્ત્ર જૂના થઈ ગયા છે એની રીત જૂની થઈ ગઈ હા બરોબર છે રહસ્ય જૂનું નહીં રહસ્ય રૂપે બીજા રૂપિયા આવે રહસ્ય બીજા રૂપિયા અત્યારે ચાલે નહીં કેમ કરી ચાલે હા એટલે એમ કે તું શબ્દ કોઈ કામ કરે છે પ્રસંગે વાત હાજર રહે છે એક ગામમાં દસ હોય તો પાંચ પાંચ રહેતા તો આખું ગામ ના થઈને આપણે કલાક આખું ગામ બોલાવવા પડતો ના આવે હા હું આવું છું હું આવું છું એટલે આમ બહાર થઈ રહ્યા છે ચડાય ચડાય જોઈએ આ રીતે ન નિશ્ચય કરી રસ્તો આ રસ્તો આપણે કહીએ તો ઉભી રહેવાનું ના મુંબઈ તો ના મુંબઈ તો આવું જ નહીં પણ આ તો મિયા ગામે ના આવ્યું મારે તો મિયા ગામે ના આવ્યું હું તો કઉ છું બેપુ મારે તો ત્રીસ વર્ષથી મિયા ગામે ના આવ્યું વડોદરા થી નીકળ્યો તે મિયા ગામે ના આવ્યું મારે મિયા ગામ ના આવ્યું મિયા બધા આવ્યું હતું તમે જાણો ચિંતિત આ વ્યવસ્થિત તો આ ભવિષ્યની જે ચિંતા બિલકુલ નથી રહેતી અને વ્યવસ્થિત સમજાય ત્યારે બરોબર એને બુદ્ધિથી બેસે કે બરોબર છે વાત પાસે કર્યું નથી તો જે શોધક છે તેની પાસે કર્યું નથી આ તો સુખના ભોગતા છે ત્યાં ગયું લોકો આવે હિતકારી ત્યારે શોધક પાસે જાય ત્યારે લોકોને હિતકારી થાય આ તો દરેક પોતપોતાનું કામ કરી લે એવું થઈ ગયા કેવી રીતે ઓર્ગેનાઇઝ કરતા હા હા 给了你们了知道啊。 તકલીફો આપણે નિવારી શકીએ ખરા તેમાં ફેરફાર કરવા માટે આપણે કેટલા શક્તિમાન છીએ પ્રકૃતિ ને પ્રારંભ શું એ શું વસ્તુ છે પ્રારબ્ધ એટલે આપણે પૂર્વજન્મ ના કર્મો જે કર્યા હોય ને એના પર જે આપણું નક્કી થયું આ જીવન તે પ્રારબ્ધ એટલે પૂર્વ ભાવમાં માં જે કર્મો કરેલા એ કર્મ નું જે આ વખતે નક્કી થઈને આવ્યું હોય છે તમે પ્રાર્થ ભોગવેલું ખરું પણ અત્યારે જે પ્રાર્થ એ તો મને ખબર જ નથી ને એ મને ખબર નથી તો પછી પ્રાર્થ પહેલો પ્રાર્થ સમજો પ્રાર્થ સમજ્યા નથી પ્રકૃતિ સમજ્યા નથી શું નિવારણ કરવા માંગો પ્રકૃતિ એટલે સ્વભાવ એવું સમજે છે કે પ્રકૃતિ એટલે સ્વભાવ પ્રકૃતિ એટલે કે પ્રકૃતિ તો સાયન્ટિફિક એવિડન્સ છે એ પણ આપણી પાસેથી જાણવું છે મારે એટલે દાદા તો પછી આ પ્રારબ્ધ અને પ્રકૃતિ એ શું છે આપણી પાસેથી જાણવું છે હા તે નિવારણ કરી શકવાનો વાત કરું છું આગળની વાત જાણવા જેવું એ બધા બોલે છે પ્રાર્થ નો અક્ષરે જોવાનું વોટ ઇઝ ધ લાઇટ ઓફ ડિમાર્કેશન બિટવીન પ્રાર્થ એન્ડ પુત્રાર્થ લાઇટ ઓફ શું છે તમે પુત્રાર્થ ત્યારે માનો છો જે માનતા હોય કોને પુરુષાર્થ એટલે કે અત્યારે આપણે જે કર્મો કરીએ છીએ તે અત્યારે જે કર્મો કરીએ છીએ તે અત્યારે જે કર્મો કરીએ છીએ તે આપણી જાત પ્રત્યેની ફરજ સંસાર પ્રત્યેની ફરજ આપણી જાત પ્રત્યેની ફરજ સંસાર પ્રત્યેની ફરજ કુટુંબ પ્રત્યેની ફરજ કુટુંબ પ્રત્યેની ફરજ એ જે કરીએ છીએ તે પુરુષાર્થ છે તો પ્રાર્થ એ જે ફરજો કરીએ છીએ એનામાંથી આપણને જે સારું કે ખરાબ જે કાર્ય કરીએ છીએ સંસારમાં રહેવા માટે ને એના આપણને ખબર નથી કે સારું કાર્ય કરીએ છીએ કે ખરાબ કર્મ કરીએ છીએ આપણે ને એના જે ફળ ભોગવવા પડે છે તે આપણે નક્કી નથી કરી શકતા કે તેનું ફળ શું હોય છે એટલે એને જે ભોગવે તે પ્રારંભ રૂપે આવવાનું એ પ્રારંભ એ કહે છે કે જે સારા આગળ તો નરસા કર્મો જે કરીએ છીએ અને પછી જે ભોગવવા પડે છે એ જે ભોગવવા પડે છે તેને હું પ્રારંભ સમજુ છું બીજું ભોગવવું પડે છે હવે એ તો એ તો કશું ડિટેલ માં એટલી તો ખબર નથી મને એટલું વિગત થી કઈ મને ખબર નથી બહુ પણ એ કોઈ પ્રયાસ ભોગવેલું ખરું આખી જિંદગીમાં અત્યારે આ જે પૃથ્વી પર તે જ પ્રારબ્ધ લીધે છે ને આપડા અત્યારે હું જે પૃથ્વી ઉપર છું તે જ પ્રારબ્ધ લીધે છું ને પુરુષાર્થ કે જે મૃત્યુલોક માં આવવું પડ્યું અને એના માટે જે મેં કર્મો કર્યા હશે તે અત્યારે મૃત્યુ લોક માં જે આવવું પડ્યું અને એના માટે જે મારે કર્મો કરવા પડ્યા તે નહીં એ તો પ્રારબ્ધ ને લીધે મારે આવવું પડે ને પ્રારબ્ધ લીધે અહીંયા આવવું પડ્યું પ્રારબ્ધ લીધે અહીંયા આવવું પડ્યું હવે પુરુષાર્થ આપતો હતો દાદા એ પુરુષાર્થ મેં કર્યો તો મને ખબર જ નથી ને હું અજ્ઞાન છે બાબત એટલે પુરુષાર્થ શું મેં કર્યો તે બાબત ની મને ખબર નથી હું એ બાબત માં અજ્ઞાન છે પુરુષાર્થ ની બાબત પુરુષાર્થ કહીએ છીએ ને આ જે ફરજ હું બજાવું છું તેને હું પુરુષાર્થ સમજુ છું હા પુરુષાર્થ શબ્દમાં ફરક શબ્દ ના હોય પુરુષાર્થમાં શબ્દ ના હોય પુરુષાર્થ જ્યાં હોય ત્યાં ફરક ના હોય એ આપણે સમજાય નહીં આપ સમજાવો ને એટલા માટે સમજાવો પુરુષાર્થ હોય ત્યાં ફરક ના હોય પુરુષાર્થમાં ફરજ ના હોય હા શું જોઈએ કે સાહેબ બરોબર ફરજ હોય ત્યાં પુરુષાર્થ ના હોય હે ફરજ હોય ત્યાં પુરુષાર્થ ન હોય ફરજ એટલે ફરજિયાત ફરજ એટલે ફરજિયાત જે છે એને ફરજો કે છે ડ્યુટી બાઉન્ડ નોટ ડ્યુટી ફરજિયાત છે એ પુરુષાર્થમાં હોય એ પુરુષાર્થમાં ફરજિયાત કે ના હોય પુરુષાર્થમાં મરજીયાત પરંતુ આપણા માટે જે પ્રારંભ નક્કી કરેલું હોય છે ને આ પ્રારબ્ધ છે તમે જે બધી કરી રહ્યા છો એ પ્રારબ્ધ છે પણ એ પ્રારબ્ધ કે પ્રકૃતિમાં હું ફેરફાર કરી શકું ખરો એ કે છે કે આ જે પ્રારબ્ધ અને પ્રકૃતિમાં હું ફેરફાર કરી શકું ખરો ફેરફાર કરીને શું કામ છે પેલો પ્રાર્થ ને સમજો પેલો પ્રાર્થ ને સમજો કે પ્રારબ્ધ એટલે આ જન્મ્યા ત્યારથી જે જે સહયોગો ભેગા થયા તમે એ આયા કે પ્રારબ્ધ થયા મારે કોઈ વાતો નથી કરતા હશે પ્રારબ્ધ આ ગેરદૃષ્ટિઓ પગાર મળશે પ્રારબ્ધ ત્યાં આગળ લેક્ચર આવે એ પ્રારંભ તો પુરુષાર્થ કેવું પુરુષાર્થ જે હું કરું છે પ્રારંભ ના લીધે કરું છું ને હું જે પુરુષાર્થ કરું છું તે પ્રારબ્ધ લીધે કરું છું પ્રારબ્ધ લીધે હું પુરુષાર્થ કરું છું એ તો પુરુષાર્થ કહેવાય પ્રયત્ન કરાવનાર હા એ પ્રયત્ન કરાવડાવે ગુજરાત એટલે ભ્રાંત પુરુષાર્થ પેલો ભ્રાંત પ્રકારના એક સાચો પુરુષાર્થ પુરુષ થયા પછી નો પ્રકૃતિ ને પુરુષ જુદા પડ્યા પછી નો સાચો પુરુષાર્થ એ સાચો પુરુષાર્થ સ્વતંત્ર પુરુષાર્થ તમે કહેલો બધા હા જુદા પડ્યા તો થયો ને અને આ જ્યાં સુધી જુદા પડ્યા નથી ત્યાં જે થાય અહંકાર સુધી પુરસાદ કરવાનો અહંકાર અહંકાર થી જે થાય નું ફળ બને એ કર્મ કહેવાય કર્મ બધ્યા કહેવાય એનું ફળ પછી મળે ત્રાસ જોઈ તમે છોકરાઓ લેક્ચર આપો કે એક છોકરો છે તે અવિરહી કરતો હોય તો તમે શું કરો એને એને ઉભો કરીને બહાર કાઢી મૂકી અથવા તો ક્વેશ્ચન પૂછીએ એને એને ઉભો કરીને બહાર કાઢી મૂકીએ અગર તો એને કઈ પ્રશ્ન પૂછીએ ક્વેશ્ચન ઉભો કરીને બહાર કાઢી મૂકો તે બધું પ્રહસ છે એની પાછળ તમારા મનમાં એમ છે કે આને બિઝનેસ જ કહે જવું એ પુરસાદ છે આને ખરાબ જ કરી નાખવું એવો જે ભાવ બોલતા નથી મળે પણ મનમાં જે ભાવ છે ત્યારે ચેકાડે અને એનું ફળ આવતા બહુ મળે તો આ છોકરાને મારે એને ફર્સ્ટ ક્લાસ નો છે ભલે હતા કારીગર ઉપર પચાસ કરતા એ પણ પૂછતા છે પણ એવો વિચાર સાથે આવે આપણા મનમાં એવો આપણા મનમાં વિચાર સાથે આવે આવો વિચાર કે છોકરાને આ રીતે કરવો કે આ રીતે કરવો વિચાર કેવી રીતે આવે હા હંમેશા પુરુષાર્થ માટે જ્ઞાન પુરુષાર્થ માટે ભ્રાંતિ જ્ઞાન જરૂર છે શું છે ભ્રાંત પુરુષાર્થ માટે ભ્રાંતિ જ્ઞાન જેટલું ભ્રાંતિ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ના આધારે પુરુષાર્થ કરી રહ્યા છીએ આપણે ભ્રાંત પુરુષાર્થ તેથી ભ્રાંતિ જ્ઞાન ના હોય તો આવે જ લોકો શું કહે છે કે જો બધું પ્રાર્થ તો હોય એના આધારે સલાહ સલાહ થયા કે છે તો પુસ્તકો શું જરૂર છે કે છે શું કહે છે ગમે કેમ લાગે પૂછનારા છે તો પુસ્તકો ની શું જરૂર છે કે તમને કેમ લાગે જરૂર કરી જરૂર ખરી દાદા જરૂર ખરી એ તો પછી પ્રારબ્ધ છે એટલે આંખો મીચીને ચાલ્યા કરો એના જેવી વાત છે આંખો મીચીને ચાલ્યા કરો પ્રારબ્ધમાં જે થવાનું સત્તા છે એ કેવી રીતે બની શકે એ કે છે પુસ્તકો પુસ્તકો પ્રારંભ છે શું છે એ પૂછાય હા જે જે સહયોગ આત્મા એને જયારે ભેગા થયા એ બધું પૂછતા જે સહયોગ ભેગા થઈ ગયા પ્રાર્થ એ પ્રારથમાં આપણે ફેરફાર કરી શકીએ ખરા એ જે પ્રારત આપ જે તેમાં ફેરફાર કરી શકાય ખરો એ જે પ્રારત આપ જે આને પ્રારત કહેવાય તો એ પ્રારબ્ધમાં ફેરફાર કરી શકાય ખરો પ્રારબ્ધ એટલે રિઝલ્ટ તમે તમને ખબર હતી રિઝલ્ટ તમે રિઝલ્ટમાં શું ફેરફાર કરો કેટલા માર્ક ફેરવો છો હું તો હજુ રિઝલ્ટ સુધી નથી આવી શક્યો સમજી ગયો હું કોલેજ ની વાત કરું રિઝલ્ટ એ એ કે સુધી પણ તો ખટપટ તો પેલા ખટપટ પટપટ ના હોય પણ એ ડિઝાઇન કરે એટલે આકાર તેનો તે એમાંથી કડવા ઓછી થાય કે મીઠા ઓછી થાય તમારા મંત્રો બસોમાં આવું તમે અને બોલો તો તમે એ પ્રયાસ ફળ આપે પણ કરવા જોતી લાગે વસ્તુ પણ કરવા જોતી નહીં થતી તમારા શક્તિ વધી કે તેથી કરીને કરવા હું એમ કહેવા માંગુ છું કે પ્રકૃતિ તો એની એ જ રહેશે પણ આપણે બદલાઈએ છીએ એટલે એ કહે છે કે પ્રકૃતિ તો એની એ જ રહેશે પણ આપણે બદલવી બદલાવું પડે એમાં ફેરફાર ના થાય પ્રકૃતિ એ તમે રિઝલ્ટ આપતી કરું છોકરો માં કાઢી કહી દો આ સાહેબ કરવું હોય છે પણ હમણાં ના કરે હમણાં ચાલે હા કોકો બધું રાજ નથી આ તો રિઝલ્ટ રેડી છે સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક છે આ જેમ શું એ તો ભેગા થઈ જાય પાણી થઈ જાય એમાં શું એમાં ભેગા થઈ જાય પાણી એ રિઝલ્ટ છે પાણી એ રિઝલ્ટ છે રિઝલ્ટ પર છે આપણે ખોલકી જાય જેટલા સહયોગો ભેગા થાય છે એ બધું પ્રારંભ છે જેમાં સ્વતંત્રતા નથી એ બધું પ્રારંભ છે આ દુનિયામાં ધંધા કરવાની શક્તિ હશે કોઈને હા ધંધા કરવાની શક્તિ હશે કોઈને એ તો મનુષ્ય પ્રકૃતિ છે એ મનુષ્ય ની પ્રકૃતિ છે હા પોતાની શક્તિ છે પોતાની શક્તિ છે આપણે તો આપણી શક્તિ થી આપણે તો આપણી આત્મબળ સિવાય કોઈ શક્તિ જ નથી આપણી પાસે આપણી પાસે આત્મબળ સિવાય બીજી કોઈ શક્તિ જ નથી <laughs> બીજી કોઈ શક્તિ નથી ડોક્ટરો બધા ફોજના ભેગા કરી કહ્યું કે સવાર દાદા જયારે ફેક્ટરી રીતે ઉતારતા થવા મળે તારે ખબર પડશે જયારે અટકે ત્યારે ખબર પડે કે આપણી વ્યક્તિને બીજાની હેલ્પ કરવી પડી અને શું કહ્યું આ કાર્ય કરતું હોય ત્યારે પોતે અહંકાર કે હું આમ કરું તેમ કરું ઊંઘવાની શક્તિ કરી આપણે જયારે ઉગી જવું બધા ઉગી જવાય બહુ લાંબુ ના ખેંચાય એટલે બહુ લાંબુ ના ખેંચાય બહુ લાંબુ ના ખેંચાય ઊંઘ નહીં ઊંઘવું હોય તમારે સાડા દસ વાગે જ ઊંઘવું છે ઊંઘી શકો સાડા દસ વાગે બરોબર ના એ તો નેચરલ છે હા એ નેચરલ છે ના ઊંઘી શકાય હા આપડે એક ઊંઘ ના આવે ને ત્યારે ઘણો પ્રયત્ન કરીએ પછી ના આવે ના રહે આપડા હવે પણ ઊંઘ ના આવે ને સ્વપ્ન દશામાં રહો તો એ કે ઊંઘ ના આવે પણ સ્વપ્ન દશામાં રહો તો ઉદાહરણ ના રાખશે પણ વસ્તુથી ઊંઘ ના આપણા હાથની શક્તિ નથી સત્તા નથી આપણી અને ઉઠવાની સત્તા નથી આપણા લોકો કહે હું તારું તારું છું તારું પેલું ઘડિયાળ મૂકવું થાય તો મૂકવું પડે ને તું શું જો એ તો ઘડિયાળ છું હું એવું માનું છું હું એવું માનું છું કે ઊંઘ એ અર્ધ જાગૃત અવસ્થા છે આત્માને શું કે છે ભાઈ એ કહે છે કે ઊંઘે હું એવું માનું છું કે ઊંઘે આત્માની અર્ધ જાગૃત અવસ્થા છે ઊંઘે આત્માની અર્ધ જાગૃત અવસ્થા છે એવું હું માનું છું આત્મા કોને કહો છો આ શરીર ની અંદર જે આ કાર્ય કરે છે જે સંચાલન કરે છે મશીનરી નું તે હા શરીર ની અંદર જે મશીનરી નું સંચાલન કરે છે તે ઓહો સંચાલન નું ઓર્ગેનાઇઝ બધું નહીં પોતે ક્યારે ખોરાક ખાતો હશે એ પોતે તો ખોરાક નથી ખાતો એ ભૂખા બની જાય છે એટલે સુધી તો મને નથી ખબર પણ એટલું ખબર છે કે ફક્ત સંચાલન કરે છે એ મને ખબર નથી એ શું ખાય છે તે પણ સંચાલન અંદર કરે છે એટલી ખબર છે મસ્ત સંચાલન એ સંચાલન કરતા બહુ સારું તો તો પછી આ ડાક્ટર પાસે જરૂર ના પડે તો કોણ સંચાલન કોણ કરે છે આપણું તો અંદર સંચાલન કોણ કરે છે ધંધા જો એ કરતો હોય ને તો ડાક્ટર પાસે જવું જ ના પડે રેગ્યુલર કરે શું કરે ના પણ એ તો આત્માની ઉપર જે કર્મોના ફળ લાગેલા હોય એ પ્રમાણે આપણે માજી ભોગવવી પડે ને આત્માની ઉપર જે કર્મોના જે બધા એ લાગેલા હોય એ પ્રમાણે માજી ભોગવવી પડે ને ના પણ શ્રદ્ધા નહીં કરતો એ ઉદાસીન છે આત્મા આત્મા ઉદાસીન છે મિકેનિકલ આ આત્મા જ મિકેનિકલ છે મિકેનિકલ માં આત્મા હોય નહીં તો વાઇટાલિટી પાવર છે તો આત્માની માં જરૂર શું છે વાઇટાલિટી પાવર જો ચલાવતું હોય તો પછી આત્માની જરૂર છે આત્માની કઈ જરૂર આત્મા પ્રકાશ આપે પ્રકાશ શું કરીએ આ લાઈટ છે તે વખતે શું આપણું કશું કામ કરતી નથી અત્યારે પણ એના પ્રકાશ થી આપણું બધું કામ થાય છે ને અને પ્રકાશ બંધ થાય એટલે બધા ઉડી હેરવા મળે કે એવો આત્માના પ્રકાશથી આપણું સંસાર ચાલી રહ્યો કરે નહી એટલે આ આ બધું રહસ્ય છે અંદર ગુહ્ય વસ્તુ છે કે આ સ્થિર ચાલી રહી છે કેવી થાય છે એ કલ્પના બેસે એવી વસ્તુ નથી બુદ્ધિ પહોંચી શકે એવી વસ્તુ નથી એ જ્ઞાનીએ જોયેલું હોય એનું રૂટ કોણ આ સંસારનું રૂટ કોણ એ જ્ઞાનીએ જોયેલું હોય અને ચોરને પ્રકાશ આપે છે કોળીફાયાને આપે છે બધાને પ્રકાશ તકો પ્રકાશ વધતો હતો કોઈ પર રાખે જ નહીં પોતે વિતરાગી હોય આત્મા વિતરાગી કારણ ચોર ને તો નથી એમને તો ચોર ને સૌકાર નો એ વિશેષણ અમને નથી એ વિશેષણ અક્કલ વાળા બુદ્ધિ ના લેવા હા અક્કલ વાળા ગોઠવેલી છે હા જેમાં આપણે ચોપટાબાજી રમીએ છીએ તે ભગવાન કહે કે ચોપટાબાજીએ છીએ એ તો આપણે યાર ગોળો ઠરાયો આ ઠરાયું આ ગવારી કે ભગવાન જોયે કે આ ગવારી વાળું હા મેં ઠરાયેલું કે આ ગવારી કે નક્કી કર્યું આપણે ઘડી સમજ લઈ એટલે આત્મા બે છે આ તું જે જાણું છું એ આત્મા છે નહીં આખું જગત એ જાય એને જ આત્મા માની અને સ્થિર કરવા માંગે શું કરવા માંગે છે હવે સંસાર જે છે મિકેનિકલ છે એ સ્થિર કેવી રીતે થાય જે મિકેનિકલ સંસાર હોય ને એ સ્થિર કેમ કરીને થાય એને લોકો સિદ્ધ કરવા માંગે છે કારણ ખબર નથી કે આત્મા શું છે આત્મા સચરાચર છે કેવો છે સચરાચર એટલે આ ભાગ જે મિકેનિકલ જે છે તે સચળ ભાગ છે અને પોતે અચળ ભાગ છે કેવું છે અચળ ભાગ સચરાચર સચળ રીતે વ્યવહારિક આત્મા અને અચળ રીતે દર અચળ આત્મા આ વ્યવહારિક આત્મા એ સ્થિર થઈ શકે નહીં પોતે છે તો ભાન થાય તો અને ભાન ના થાય તો એની અસ્થિરતા જાય નહીં પોતે શું એવું ભાન પ્રગટ થાય તો પોતે સ્થિર જ છે અને આ સંકેત છે કોઈ સ્થિર નહીં થાય સમજાવી હા કે હા પડી હા અમે લેક્ચર તો દાદા આપ લેક્ચર આપો છો ત્યાર પછી અમને બી ખ્યાલ રહ્યો છે કે અમે વિદ્યાર્થી છીએ અમારા મગજમાં પણ એ ખ્યાલ હોવો જોઈએ ને કે અમે વિદ્યાર્થી છીએ એ તો ભાઈ એ એવા નથી આપણે ઇન્ડિયનો પ્રશ્ન બીજો પ્રશ્ન એ પૂછે છે કે સારા કર્મ કોને કહેવા અને ખરાબ કર્મ કોને કહેવા ભગવાન તો સારા ખોટા બે કરતો નથી તો ધંધો નથી તો આ બધા કર્મો જ કહેવાય છે શું કહેવાય સારા ખોટા હક્કો વાળા શોધખોળ કરી છે ભગવાન તો અક્કલ હોય નહીં આ અક્કલ વાળા શોધખોળ કરી સારા ખોટા હા આપણા છોકરાને મારી જાય છે આ માટે ખોટું કરવું અને કોકને મારી આવતો હોય કેવી ખોટું કે આપણે કે નહીં એ તો કોકને મારતો પડકાર મારે કોકને મારી એટલે આવું આ કરણ ના થવા ખોટો ખોટો અસર ના થવા એટલે દુઃખ થાય કોઈ જીવને દુઃખ થાય એ ખરાબ કરવું અને કોઈ જીવને સુખ થાય એ સારું કરવું સમજ ને આ અમારે અપવાદ હોય કે કોઈ સ્ત્રી હોય તે કોકની છોકરી હોય અને તેઓ કોઈનો છોકરો હોય એ બે કે છે અમને અમે શું પડે છે મમા શું અમે ખોટું કરીએ છીએ અને અમારે પણ એના મા બાપને શું દુઃખ છે કે એમને પૂછો કરો તપાસ કરો બધી બધી સુખ કહેવાય સુખ માનેલું ના કહેવાય માનેલી વસ્તુ મેળ પડેલું જોઈએ તો શું સુમેળ હોવું જોઈએ સુમેળ